એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભટુરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભાવનગરમાં બેઠા બેઠા સૌમ્યા વાર્તા સાંભળે છે અને પ્રિયાંશી પણ વાર્તા સાંભળે છે આવો આવો પ્રિયાંશી બેન સૌમ્યા તમે તો રોજ વાર્તા સાંભળો છો ને ભાઈ અરે વાહ સાંભળો ત્યારે આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું કાન દઈને સાંભળજો આ વાર્તાનું નામ છે ભડાભડ ને ધડાધડ <laughs> રમણલાલ સોનીની આ વાર્તા છે હો ભાઈ એક હતો રાક્ષસ એનું નામ ધડાધડ દેશના નાના મોટા તમામ રાક્ષસોને એણે હરાવી કાઢ્યા હતા હો પણ એક રાક્ષસને હરાવવાનો હજી બાકી હતો એ બીજા રાક્ષસનું નામ હતું ભડાભડ વાત એમ હતી કે ભડાભડ એના એક બાળ ગોઠિયાને ભાઈબંધને મળવા બહાર ગામ ગયો હતો બંને ભાઈબંધો ઘણા વર્ષે મળ્યા પણ ખાસ કંઈ વાત કરવાની હતી નહીં એટલે માત્ર ત્રણ જ વર્ષમાં વાત પૂરી કરીને ભડાભડ પાછો ઘેર આવવા નીકળ્યો ત્રણ વર્ષમાં વાત પૂરી થઈ ત્યાં રસ્તામાં એને ખબર મળ્યા કે ધડાધડે બધા રાક્ષસોને હરાવી કાઢ્યા છે અને હવે તારી રાહ જુએ છે હે મારી ભડાભડે કહ્યું એવો તે કેવો એ ધડાધડ જોઉં તો ખરા લોકોએ કહ્યું અરે બહુ જબરો છે તને તો મુઠ્ઠીમાં જ મસળી નાખે આકાશની વીજળીને એણે ટીપીને કાગળ જેવી પાતળી બનાવીને મ્યાનમાં પૂરી છે ભલભલા એની એ વીજળીથી બીએ છે આ સાંભળીને ભડાભડ પણ બઈ ગયો હો ડરી ગયો હોય તો ઓહો એવું પણ હિંમતથી એ ઘેર આવ્યો એને જોઈને એની રાક્ષસી રાજી રાજી થઈ ગઈ ભાઈ એણે સારું સારું રાંધીને ભડાભડને ખવડાવવા માંડ્યું પણ ભડાભડના મનને શાંતિ નથી એ એની રાક્ષસીથી છૂપું રહ્યું નહીં એણે એક દિવસ ભડાભડને કહ્યું માનો ન માનો પણ તમારા મનમાં કંઈક મૂંઝવણ છે ભડાભડ કે એ જાણીને તને શો ફાયદો છે રાક્ષસીએ કહ્યું ફાયદો હોય કે ન હોય પણ મને કહો ત્યારે ભડાભડ કે કહે છે કે ધડાધડ રાક્ષસ મને મારવા માટે ફરે છે રાક્ષસીએ કહ્યું મેં પણ એ તો સાંભળ્યું છે કહે છે કે આકાશની વીજળીને એણે ટીપીને કાગળ જેવી પાતળી બનાવીને મ્યાનમાં પૂરી છે એનાથી બધા બીએ છે ભડાભડ આ સાંભળીને ફફડી ગયો ઓ ભાઈ એને તો વધુ ડર લાગ્યો એણે અંગૂઠો મોંમાં નાખીને ચૂસવા માંડ્યો એના અંગૂઠામાં જાદુઈ શક્તિ હતી હો પ્રિયાંશી સૌમ્યા અંગૂઠો મોંમાં નાખીને ચૂસે એટલે ક્યાં બીવા જેવું છે એની એને તરત ખબર પડી જાય ભાઈ હો અત્યારે પણ અંગૂઠો મોંમાં નાખ્યો કે તરત અંગૂઠાએ એને કહ્યું એ ચેતી જા ચેતી જા ધડાધડ તારો રોટલો કરી નાખશે ભડાભડ કે મારો અંગૂઠો મને ધડાધડથી ચેતવાનું કહે છે ઓહો રાક્ષસી કે હજી ધડાધડને આવવા તો દો તમે પેલી ડુંગરી પર ચડીને જુઓ ધડાધડ આવતો હશે તો સાત ગાવ દૂરથી દેખાશે એ દેખાય કે તરત દોડતા આવીને મને ખબર આપો પછી જે કરવાનું છે તે હું કરીશ બોલો ભડાભડ તરત ડુંગરી ઉપર ચડી ગયો અને ચારે બાજુ નજર કરીને જોવા લાગ્યો હો ભાઈ થોડા જ વખતમાં એણે દૂરથી એક પહાડને ચાલો આવતો જોયો ધમ ધમ ધડ ધડ ધડ એને જોઈને જે સમજી ગયો કે એ જ ધડાધડ છે રાક્ષસીએ કહ્યું દોડતા ઘેર આવીને એણે રાક્ષસીને કહ્યું અરે ધડાધડ આવે છે બાપ રે કેવો જબરો છે રાક્ષસીએ કહ્યું જીવવું છે કે જીતવું છે ભડાભડ કે જીવવું છે અને જીતવું પણ છે રાક્ષસી કે ખાલી જીવવું હોય તો અહીંથી ભાગી જાઓ અને જીવવા સાથે જીતવું હોય તો હું કહું તેમ કરો જટ જટ મારું ફરાક પહેરી લો આ મારું ફ્રોક પહેરી લો લો બોલો આવું કહ્યું હો ભડાભડે કહ્યું અરે તારું ફરાક એટલે એટલે શું હું હું હું છોકરીઓના કપડાં પહેરું રાક્ષસી કહે જીવવું અને જીતવું હશે તો પહેરવા પડશે ચાલો ઝટઝટ પહેરી લો નહીં તો ધડાધડ હમણાં આવી પહોંચો જાઓ ભડાભડે તરત ફ્રોક પહેરી લીધો એટલે રાક્ષસીએ એના માથા પર લાલ ટોપી ઓઢાડી દીધી ને પછી હુકમ કર્યો કે હવે જટ જટ પેલા ઘોડિયામાં સુઈ જાઓ લો આ જલ્દી સુઈ જાઓ અને આ બોટલ છે તે મોંમાં લઈ લો અને દૂધ પીતા હો નાના બાળકની જેમ એમ લઈ લો મોઢામાં ભડાભડ ઘોડિયામાં પગ વાળીને નાના બાળકની જેમ સૂઈ ગયો એટલે રાક્ષસીએ એના હાથમાંથી પેલી હતી ને બોટલ એ પકડાવી દીધી હાથમાં અને બરાબર તો એ બોટલ ચૂસવા લાગ્યો રાક્ષસીએ એના માથા પર એક ફટકો બાંધી દીધો અને પોતાનું એક ઓઢણું એને ઓઢાડી દીધું અને ભડાભડને હિંચોળતા હાલરડું માંડ્યું તારા બાપા ભડાભડ તારા દાદા હડાહડ ઊંઘો બચ્ચા ફડાફડ ઊંઘો બચ્ચા ફડાફડ આ આ હા કરીને નીચોડવા માંડી હો એટલામાં તો પહાડ જેવો ધડાધડ આવી ઊભો અને આવતા જે એણે બૂમ પાડી એ કોણ છે ઘરમાં તરત જ રાક્ષસીએ એની સામે દોડી આવીને કહ્યું પધારો અતિથિ દેવ પધારો ધડાધડે લાલ આંખ કરીને કહ્યું ક્યાં છે ભડાભડ રાક્ષસી નવાય પામીને કે ઓ ભડાભડનું કામ છે તમારે એ તો સો ગાંવ પર દરિયા પર પુલ બાંધવા ગયા છે ચિંતાની ખબર આવી કે ધડાધડ નામનો કોઈ રાક્ષસ લોકોને વિતાડે છે એટલે એવો ગુસ્સો ચડ્યો કે રોટલાય ખાવા રહ્યા વિના એને મારવા માટે દોડ્યા છે એને બોર કૂટો કર્યા વિના એ પાછા નહીં આવ્યા માર્યા વિના ધડાધડે કહ્યું તો હું ત્યાં પહોંચું હું જે ધડાધડ છું એ શું મારો બોર કૂટો કરતો હતો હું જ એનો બોરકૂટો કરી નાખીશ આ સાંભળીને રાક્ષસી તો જોરથી ખડખડાટ હસી પડ્યો એ તો તમે પોતે ધડાધડ છો તમે ભડાભડનો બોરકૂટો કરવા નીકળ્યા છો હે તમે તો આવતા વેત આવડા વેત જેવડા છો સાવ નાના આમથા અને ભડાભડ તો તમારા કરતા બમણો ઊંચો અને દસ ગણો વધારે જોરાવર છે ભલે ભલે તો જજો એનો બોરકૂટો કરવા પણ અત્યારે તો તમે મારા મહેમાન છો જમાડ્યા વિના હું તમને નહીં જવા દઉં હો ભડાભડ જાણે કે આંગણેથી મહેમાન ભૂખ્યો ગયો છે તો મને તો ખીજાય તો ભડાભડ ઘોડિયામાં પડ્યો પડ્યો સાંભળતો હતો હો ભાઈ હા સૌમ્યા અને મનમાં મનમાં બોલતો હતો અરર તું પણ એ જાય છે તો જવા દે ને એને પણ રાક્ષસીએ ધડાધડને જવા દીધો નહીં એણે ધડાધડને કહ્યું જુઓ ને હું રોટલા ઘડવા જ બેઠી છું થોડી વાર રહીને કે અરે આ મુઓ તે પવન કેવો છે બારણામાંથી સીધો ચૂલા ઉપર આવે છે મારી રસોઈ નથી થાતી તમે મારું એક કામ ન કરો ધડાધડ ભૈયા પાયામાંથી પકડીને મારા ઘરનું મોં જરી ત્રીજી બીજી બાજુ કરી દો ને ભડાભડ રોજ બે વાર મને ઘરનું મોં ફરવી આપે છે હો આખું ઘર ફેરવી દો ને આ પવન બહુ નડે છે ધડાધડે કહ્યું એમાં શું હમણાં ફેરવી દઉં ઘરનું મોં બોલો આખું ઘર ફેરવી દે એવો ધડાધડો આમ કહીને એણે આખું ઘર જમીનમાંથી ઉપાડ્યું ને ઘરના બારણાની દિશા બદલી નાખી રાક્ષસી મનમાં ને મનમાં બોલી છે તો બળું કહો પછી એણે કહ્યું બહુ સરસ કર્યું હો ધડાધડ ભૈયા હવે સુખેથી રોટલા કરી શકીશ પછી થોડી વાર અટકીને કે જરિયા પાણીની તકલીફ બહુ છે અમારા કૂવાનું પાણી સુકાઈ ગયું છે અને પેલા પહાડની વચમાં પાણીની વાવ છે ભડાભડ કહે કે હું પહાડને ચીરીને તને પાણી કાઢી આપું છું પણ એને તો તરત માર માર કરતા જવું પડ્યું એટલે શું થાય હવે તમે કાંઈ કરો અને પહાડ તોડીને પાણી કાઢી આપો તો કંઈ થાય મારું એટલું કામ કરશો ધડાધડ ભૈયા ધડાધડ કે એમાં શી મોટી વાત છે હમણાં પહાડના બે ફાડચા કરી નાખું લો બોલો આમ કહીને તો દોડ્યો હો પ્રિયાંશી અને પહાડની વચો વચ ફાટ હતી ને એમાં આંગળા નાખીને પહાડને ઊભો ને ઊભો ચીરી નાખ્યો પહાડમાંથી તો ધોધમાર પાણીની વા છૂટી આવ છૂટી હો પાણી આવ્યું ધોધમાર આ જોઈને રાક્ષસી મનમાં બોલી હા છે તો બળ્યો પણ એણે બહારથી કાંઈ દેખાવા દીધું નહીં ટપાટપ એ રોટલા ટીપતી રહી રોટલો એટલે શેર બશેરનો નહીં પાકા અધમણનો દસ કિલાનો એક રોટલો અને એ રોટલાની અંદર એણે લોઢાના ખીલા નાખ્યા પાટલો ઢાળીને ધડાધડને જમવા બેસાડીને એણે એની થાળીમાં ઊનો ઊનો રોટલો પીરશો ઉત્સાહમાં ને ઉત્સાહમાં ધડાધડે જોરથી રોટલાનું બટકું ભર્યું ને કડાક કરતો અવાજ થયો અને ધડાધડનો એક દાંત તૂટી ગયો ભાઈ ધડાધડ કે બાપ રે બાપ રે આ તો કેવો રોટલો છે બટકું ખાતા મારો દાંત તૂટી ગયો નવાઈ દેખાડીને રાક્ષસી કે અરર શું કહો છો મારો ભડાભડ તો ટકી આવા આઠ રોટલા ખાઈ જાય છે હોય નહીં ધડાધડ કે એવું રાક્ષસી કે હા એટલે તો હું કહું છું કે ભડાભડને તમે નહીં પહોંચી શકો એનો મુકાબલો કરવો એ મેલી આબરુ બહેર તમે ઘેર ભેગા થઈ જાઓ હા સાચવો તમારી આબરુ એનો મુકાબલો તમે નહીં કરી શકો ધડાધડનું અભિમાન ગવાયું હો એણે જુસ્સામાં આવીને કહ્યું ભડાભડ ખાય છે તો હું પણ ખાઈશ હવે રાક્ષસીએ ધડાધડના ભાણામાં એક બીજો રોટલો પીરસ્યો એની થાળીમાં એ રોટલો પણ પહેલા રોટલા જેવો જ હતો ધડાધડે ઉત્સાહમાં આવીને રોટલાને જોરથી બટકું ભર્યું એનો તો દાંત તૂટી ગયો એણે બૂમ પડી અરે મારો બીજો દાંત તૂટી ગયો આવા રોટલા કોઈ ખાય કેવી રીતે હું તારી વાત માનતો નથી ત્યારે રાક્ષસી કે ભડાભડ હાજર હોત તો તમને નજરો નજરે દેખાડત પણ કાંઈ વાંધો નહીં એનો છોકરો હાજર છે હજી બાળક છે ઘોડિયામાં ઝૂલે છે પણ જબરો એના બાપ જેવો છે એક બે ને ત્રણ બટકામાં તો આખો રોટલો ખાઈ જશે આમ કહીને એ બીજા ઓરડામાં ગઈ ને ભડાભડ સૂતો હતો એ ઘોડિયું જ આખું ઊંચકીને ત્યાં લઈ આવ્યો અને ધીરે ધીરે હાલરડા ગાવા લાગી એ તારા બાપા ભડાભડ તારા દાદા હડાહડ ઊંઘો બચ્ચા ફડાફડ હા હા હ ધડાધડ કે હે તે આ ભડાભડનો દીકરો છે એમ રાક્ષસી કે કહ્યું તો કરું કે ભડાભડનો દીકરો ફડાફડ છે દીકરો આવડો મોટો છે તો બાપ કેવડો હશે એ સમજી લો ને એટલે તો હું તમને ક્યારની કહું છું કે ભડાભડની સાથે ભટકાવાની વાત છોડો અને સાજા સમા ઘર ભેગા થઈ જાઓ ધડાધડ વિચારમાં પડી ગયો આવડું મોટું નાનું બાળક એણે કદી જોયું નહોતું ઓહો હો એટલામાં રાક્ષસીએ ચૂલા પરથી એક રોટલો ઉતારીને ઘોડિયામાં ભડાભડના મોં આગળ ધરીને કહ્યું તારા બાપા ભડાભડ તારા દાદા હડાહડ ખાઓ બચ્ચા ફળાફળ ખાઓ બચ્ચા બટકું એક બે ને ત્રણ આ આ ફળ દહીં ઘોડિયામાં સૂતેલા ભડા ભડે રોટલાનું બટકું ભર્યું અને મોજથી રોટલો ચાવવા માંડ્યો વાત એમ હતી કે રાક્ષસીએ આ રોટલામાં ખીલા નહોતા નાખ્યા માત્ર રોટ લોટનો જ રોટલો હતો આપણે ખાઈએ એવો હા ધાવણા છોકરાને લેરથી રોટલો ચાવતો જોઈને ધડાધડ નવાઈ પામી ગયો એ તો બોલી ઉઠ્યો હે તે શું આ છોકરાના દાંત આવા જબરા છે હેમ રાક્ષસી કે છે જ તો જરી એના મોંમાં આંગળી નાખીને જુઓ તો ખબર પડે આ ધડાધડની નવાઈનો પાર નહોતો હો ભાઈ એણે કહ્યું એલા જોવું તો પડશે હો આમ કહીને એણે ભડાભડના દાંત જોવા એના મોંમાં પોતાના જમણા હાથની પહેલી આંગળી નાખી રાક્ષસીએ કહ્યું જરા જરા જરા ઊંડે આંગળી નાખીને એની દાઢ જુઓ દાઢ ધડાધડ ભૈયા ધડાધડે આંગળી દાઢ સુધી નાખીને એ જ ઘડીએ ભડાભડે ધડાધડની એ આંગળીના મૂળમાં જોરથી દાંત દીધા હો તમે બટકું ભરો છો ને બધાને હા આંગળી મૂળમાંથી કપાઈ ગઈ ધડાધડ મરી ગયો રે મરી ગયો રે એવી ચીસ પાડી ઉઠો વાત એમ હતી કે ધડાધડના જમણા હાથની એ આંગળીમાં જ ધડાધડનું બધું બળ હતું એ આંગળી કપાઈ ગઈ એટલે ધડાધડનું બધું બળ ખતમ થઈ ગયું સૌમ્યા અને એ તો સાવ મામૂલી માણસ બની ગયો મામૂલી માણસ હવે નાનું છોકરું પણ એને હરાવી શકે હો હવે ભડાભડમાં જોર આવ્યું અને એકદમ ઠેકડો મારીને એ તો ઘોડિયામાંથી બહાર આવ્યો અને ત્રાડ પાડીને બોલો લડવું છે તારે મારી સાથે તો ચાલ આવી જાઓ હવે ધડાધડ સમજો કે હું તો હું તો બની ગયો એટલે તો જાય ભાગ્યો જાય ભાગ્યો હો ભાઈ એની પાછળ ભડાભડ અને રાક્ષસી જોરથી હસી પડ્યા જો ભાઈ આવી હતી આ ભડાભડ ને ધડાધડની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશ ભાઈ આવજો